ઘરને બી તારેલા બેટી ઉઠે બેટોડી બી આપણે ઘરનો હોજ કરે મારો ભાઈ કી કરે મારો મારો પિતાજી કી કરે ને ઘરમાં બેઠો બેઠો નિંદા ખેંચે ભાઈ નાથ ખેર નાની ભાઈ બડી રાજી મારો ભાઈ મારા પિતાજી આયા જાઉં મેં સહેલિયાને કે ભાઈ કોઈ હાલો એ પણ બાયા વેળી વેળી વે હમ કે દેવને લેવને કી કોને કોણ હાલે ગીત ગાવતી પૂરે રસ્તે હાલાને મિલે કોની પાવ ગુડી યો ગીર હુના ગીત કોણ ગાવે ભાઈ હુના ગીત કોણ ગાવે ગીત ગવાઈરા કોઈ ટિપ્પણ દેવે કોઈ ડોલા દેવે ને કોઈ તાસળિયા દે કોઈ બાલટિયા દે જેને ગીત ગાઉને જાવે એક ભાઈ તો ટેબલ માં તે ટિપ્પણ હિણગાર દિયા મેં કે આ કઈ દુકાન લગાઈ કોઈ દુકાન કોની બાપજી એ તો ગીત ગાયા પછી દેવાલા મેં કીધું પછી દેવો પહેલી ક્યું હિણગાર્યા બોલે દીક તારે તો ગીત હોરી ગાવે ભાઈ કે આ ગાયા પછી મિલે તો ભાઈ કોઈ ગીત ગાઉને તૈયાર નહીં દો જણ્યા ઘણી માન મનવારા કરી જણે દો જણે કે ઠીક હે મેં હાલા કોણ હાલે નહીં તો મેં હાલા પર નાની ભાઈ આઈ આપરે પિતાજીને બધાને વાસ્તે આપરે પિતાજી મિલને વાસ્તે કનક થાલ કરમે લિયે અક્ષત દીપ સમેત દુગ્ધ કલશ ને તો દુર્વ કુમકુમ ગંધ જુલેત और જોઈ નાની ભાઈ ને દેખ્યો નરસિંહજી દોડ્યા બેટીને ગળે લગાઈ નાની તો કી કરે ભાઈ હોરી તો હે નાની ભાઈ આપ પિતાજી ને દેખ કે પિતાજી આપ ઠીક હો આપ મારે માતે કેટલી કૃપા કરી આપ મારે મોકે માતે પધાર્યા મેં ન્યાલ વેગી બેટી સદા સંતુષ્ટ હે મહારાજ એ તો હાસરે વાળા કોઈ કોઈ કેડા પાને પડ જાવે કઈ કરે પ્રભુ બેટી સદા સંતુષ્ટ એવું નહીં મન મેં કદી ઈચ્છા નહીં વા કદી નહીં ચાવે કે મારે બાપ માથે કોઈ ભાર પડે ઓર ના ચાવે કે મારે સાસરા વાળાનો મારે માથે કોઈ મેં કોઈ વાણ માથે ભાર બણું જીતો વે ઉત્તમે કામ ચલાવે પણ કોણ સમજે મહારાજ સ્ત્રી સ્ત્રીને નહીં સમજે જેને ઘર ઘર મેં ઝઘડા હે ભાઈ એ એ મિનકરી બાત છોડો તે લુગયા લુગયા તો એક રો ઘર મેં એક દૂજીને સમજન ભેવો ભાઈ ઘર મેં તાકી ઘર મેં કોઈ પ્રકારી વૈ કોઈ में ताकि घर में कोई प्रकारी वही कोई हासु भवाई જ લડે હાસ નણંદ ભુજૈયા લડે હાસ સુસરો ને બહુ કદી કોણ લડિયા थे एक निराला हो तो भाई ओ कदी काम नहीं करे भाई लुगे लुगे तो घर में एक रो थे बाया है बाया बाया तो घर में एक रो कि હા સુભાવ મિલન એક રો મહારાજ તાકી બેટો કી કોદમ કરેલા તો આ સુભાવ દોઈ ઉનો મુકાબલો કરજો ને હુસરોજી કરે તો પછી હા સુભાવ દોઈ હાટી રહી જાય તો ભાઈ એક રોલા તો સબને સુધાર સકોલા એક કટી જાવે દૂજી કટી જાવે જણ કિને શિક્ષા દોલા કિને સંસ્કાર કરો દાદી જાણે ટાબર મારી હુણે માં જાણે ટાબર મારી હુણે હવે ટાબર બાપડા કે કિની હુણા મારી હુણા તો માં કે દાદી કને કઈ પડ્યો મેં કેવું જીકો કર દાદી કને જા દાદી કે થારી માં ચડી મેં કેવું જીકો કર બાપડ ટાબર કરે કે મિલન રો મહારાજ સમજન રો નાની બાઈ આવી પિતાજીને દેખ પિતાજી આ પાયા મારો જીવ બડો સોરો વિયો મારો કામ સફળ વે ગયો નરસિંહજી કહીને થાળી માં કઈ લાઈએ બોલે આપણે બધા બદાવારો સમાન લાવ્યો હું બોલે એનું કોઈ મેં બધી જા આ તું તો આઈ નાની બાઈ થોડો કુકુલે સાદુડારે ગોપીચંદ્ર લાગે સવા શેર ઇતોક ગુડરી ભેળ્યું માણે તો ડાડીની આલીવે સૂર્યારે કલેવો થઈ જે શેર અસી શેર કલેવો વે જેને કટી હાંદો લાગે ને ઇતોક સાડે બાર હાથ કપડું કહીવે ઇતી સૂર્યા હોળે હુરિયા એક એક લંગોટી કોની પાંતી આવે ગામરા વે હાથે આયોડી બાયા કેરે વાયે વા થારા બાપ ઠીક આયા એ ભરદિયા માયરા हसी नार अंजार की सुन नरसी के बैं ઉલટા માંગે કાપડા આયા માહિરો તે એ તો હામી આપવા મુ કપડા માંગે એ કઈ માયરો ભરેલા ભાઈ આણી માયરા ભરની હરદા કોની ઓર નાથ વે સખિયા બડી હસી કરી નરસિંહજી કે હસી ગઈ કરો ગીત તો ગાઓ સહેલિયા બોલી કે કી લાયા વો તો ગીત હી ગાવા હું ના ગીત કીને ગાઉં મેં તો માણે ઘરે જાવા ઘરો કામ છોડન આઈને અટે ધકે આન કી કોન પ્રભુ નરસિંહજી આફરી કરતાલા લી બોલે થે ગીત મત ગાઓ સંસારી ગીત ગાવેલા તો સંસારી રો નામ લેલા મને તો ગીતેડો ગાવણો જીમે મારે ભગવાન રી લીલા રો સ્મરણ વે સહેલ્યા ઘરે આવીને ઘરે આવતી નાની બાયરી હાસો તૈયાર બેઠી બાયા ચડાવડી એ નાની બાઈ એ મોટોડી આઈ ગયો થારો બાપ કઈ માયરો લાયો એ ફટાફટ બતા કહો ની બહુજી થારા બાબાજી રી બાત કિતરા તો લાયા છે થાને દોવડ તે વરદાન દુગણો તિગણો થાને કિતો માલ દેલા માને બતાવો અરે હોળી હોળી ચાલ બહુ ગાંઠ હોસી ભાડ અરે નારાયણારી બહુ તું તો બુગ છો ઉતાર અરે બિંદણી ધીરે ધીરે બેહો ગાંઠ में भार गणो नारायणी बहु तू बुक से उतार नानी बाई के देखो मारी हंसी करे आज मारा पिताजी की नहीं लाया जन के देखो देखो भार मरे उतारो उतारो गांठा उतारो સાસુજી મારે બાબાજી કે નાની ભાઈ બોલી સાસુજી આપકો ગુપચા ઉતાર સાસુજી મારે બાબાજી રે ગુગચા હોતા તો તૂટોડી ટપરી મે ડેરા કાએ ને દેતા જે મારા બાપોજી લાયા વેતા માહેરો મોલાય તો સુસરોજી મિલતા રે સાસુ બાહડ લીજુ અરે સાસુજી અગર મારે પિતાજી કને માયરો હતો तो टूटोड़ी टपड़ी में थोड़ी ठहरावता लान हवेली में राखता भाई माल कटी अटी उटी नहीं भेजा और जो मारा बाबूजी मायरो लाया होता तो सुसरो जी जान हामी जान गले मिलता बाकी पूछो हुसरो जी ने एक बार मुंडो ही देख के कोई पानी रोई पूछो वे तो बताओ પણ હે મારા સાસુજી બુંડા ભલા સાસુજી થે કિસ્યાઈ કીજો અરે મારા બુડા બાપજી તો જીવતા રહીજો અરે બાપુજીને દેખ્યા મેં તો હરીને ભરી અરે મારે માહેરો માહેરો માહેરો માહેરો માહેરો અરે મારે માહેરો મિલાયા મારે આયા તો નાની બાઈ કે મેં તો પિતાજીને દે ઘણી રાજી હું મારે માયરો નહીં લાયા તો કોઈ કોની આ તો ગયા નણંદ બોલી આયા તો મેં દર્શન પાયા મેલ દો ઘરા અરે બ્યાઈજીને દેખ્યા મેં તો લાજા અહીંયા તો ઘણી છોકી વાત હે ઘર મે રાખો આડા મે હણગારન રાખો પૂજા આરતી કરો મને તો હરમી આવે દેખતી કેડા મોટા પેટ ને લંબા ચોટા ને હરમી આવે ભાઈ કઈટા કટેરા દૂત નાની બાઈ બોલી કબ કઈ કરું જીતે કોઈ બોલે કે માંગ માંગન પેટ ભરે દેવર કે તો માંગ માંગન પેટ ભરે નાની બાઈ બોલી ભાઈ માંગ માંગન પેટ ભરે મારો બાપ માંગે દેવર થે તો બાંધી પાગ देवर थे तो बांधी पाग પણ બામણ રોજ મારો કાઈ માંગ વારી લાડ મારો બાપ તો માંગે થે તો પગડિયા પહેર્યોડા થે તો માયરો માયરો મત મરો પણ જીકો ઘણો મોટો ઉતરોય બત્તો માંગે મારા ઓ ઉતરોય બત્તો મકતો કરા કઈ મહારાજ મકતો પણ હાથે લાયા નાની બાઈ બોલી अब तो अटीने देवर लड़े अटीने नणंद लड़े अटीने हासू लड़े नानी बाई बोली अब मैं करूं कहीं मैं फूक नहीं आऊं और दुखी हड़ी नानी बाई बोली માસુ તો થે નણંદલ ભાઈ કાય ને લડો અરે મારે ભાવે બાબાજી ને થે કુવા મે પડો નાની બાઈ કે મારું ક્યું લડો મારે ભાવે થેન બાપોજી તોય ભેળાઈ કુવા મે પડો ભેરા મે પડો મારે તો માફ કરો મહારાજ નાની બાઈ દોડી દોડી ગઈ પિતાજી કને એ બાબાજી ઓ પિતાજી ઓ પિતાજી ઓ પિતાજી નરસિંહજી કે ભાઈ ક્યું હાકા કરે કઈ વિયો એડી જોરું રામ રામ રાધે રાધે હરી હરી બોલતી તમારે ભગવાન આવી ગયા હવે તારે જત દેખો જત ભગવાન ભગવાન મેં તો કાઈ આવી ગઈ થાણે ભગવાન આગે કઈ હુયો પિતાજી મને મારે હાસરા મહેંગ મોડિયારી છોડી મોડિયારી છોડી કે એ ભાઈ નાની ભાઈ કે મારો તો ખૂન બળે હે મેં થે રાજી વો અરે ભાઈ રાજી ક્યો નહીં વેઉ ઓર કોઈ મોડિયો છે એક દોય બાર પરો નરસીલો તો મોડિયો છે લાખ કરોડ ના તો લાખ કરોડ બાર મોડિયો એ ભાઈ મોડિયારી કયો આપણો કામ બને મોડિયારી કયો આપણો કામ બને આજ કોઈ આદમી કોઈ અધિકારી નો ખાસ વે લોગ ઉને કે ભાઈ તું નો ખાસ એનો કામ નહીં કરા સકે તું નો કામ ખાસ એન થારું કામ નહીં થારી બાત નહીં ચલે થારું કોણ ચલે તું ખાસ એન થારું નહીં ચલે ઉને હેંગ છીડાવે તો ઉને લઈને થોડો વિચાર આવે धकला आदमी ने उन्हें कहे अरे देख मने लोग यूं कह तू यानो खास है काम ही नहीं करा सके तू थारो जने की करो नहीं जने नरसी जी के लोग हैं मोडियारी छोरी मोडियारी छोरी कही तूने हाथे ही हरम आई रे देखो मारे लारे लाई मोडिया बाजे मोडे यानी मोहन रो खास मोडे यानी जो मोह ने डाह दियो डाहनो यानी जलावणो जो आपरे संसार रे प्रति मोह ने खत्म कर दियो वो मोडियो मारे મનને મૂંડ દિયો ઓ મોડ્યો મનને મૂંડ્યો મનને કઈ મૂંડે મહારાજ જો આપણ આપણમાં તો મૂંડે તો કઈ ઉતરે બાલ મનને મૂંડે તો કઈ ઉતરે મનરે ઈચ્છા રૂપી બાલે જો આપણે મનરી મૂંડ દિયો યાની મનરે ઈચ્છા રૂપી બાલ સાફ કરા દિયા વો મોડ્યો હે મહારાજ જો મનરે ઈચ્છા રૂપી બાલ સાફ કરા એડા નરસિંહજીએ તો કે મને કોઈ મોડ્યો કહે તો ભગવાનને વિચાર આય ભાઈ મારે લારે મોડિયા બાજે એનો કામ તો કરું એના વાસ્તે હોચ મત કર અરે પિતાજી મને મેં તો આજ કાઈ વેગ્યું કાલે મોડો કરી દો ને આજે મોડો કરી દો કામરી વાત કરી ગોરી કદી કોઈ ને કદી કોઈ અરે ભગવાન આવેલા કદ માર્યો લઈને મને તો વો બતાવો પિતાજી આજ તઈ મેં કદી થાસુ તો બાવાજી મેં કદે ના ઠરી પણ જદ થાને પૂછો જદ સુમરો હરી થાને પૂછો જીતતી વાર એકી વાત બેટા હરી હરી કર થારો સબ કામ વેજાલા હરી હર કર તારો સબ કામ વેજાલા બાપુજી હરી હરી હરી હરી ઘણાઈ કર લિયા આયો તો કોની હે કટે થાણો વો હરી મને બતાવો ए भाई तू क्यों चिंता करे ताल मृदंग जांज डफ जालर साते मोडिया लाया सब गांवरा लोग मारी हसी करे पिताजी मने बताओ आ थे तो केवा बाबा जी साची अरे थारो सा કાન માતે ખીજ આવે જણ ભગતરે મુંડો કેડા કેડા શબ્દ નીકળે ભગવાનને કોઈ પૂછ્યો કે હે ભગવાન આપ ભગતને ઇતો ભગત ઇતો ખીજન આપને કી કી સુનાવે આપ તોય ઉને આગે પ્રગટ ક્યું નહીં હોવો ભગવાન કે ભાઈ રીજન તો ગીત હેંગ ગાવે ખીજન કમ ગાવે ઓર મારો ભગત જદ ખીજન ગાવે કે વો મને બડો મીઠો લાગે એક પિતાજી આ છોરો બુસટરો ખૂણો પકડેડો ચોલારો ખૂણો पापा कुल्फी दिलाओ पापा कुल्फी दिलाओ पापा को पापा हंसे वो मार कुर्तो खेचे वो पापा हंसे दिरावे नहीं मैं कहो कि भाई थाने कने रुपया को नहीं गई बोले महाराज रुपया हूं तो बटवो भरियोड़ो है तो मैं के एक पांच रुपया की कुल्फी क्यों नहीं दिरा दो बोले बाप जी कुल्फी दिरा दे पचे वो कुर्तो खेचन जो पापा कुल्फी दिराओ पापा कुल्फी दिराओ के ओ आनंद मने की करावेला ओ आनंद लेवने वास्ते ही मैं ओ मोड़ो कर दियो બસ ભગવાન બી કે ભાઈ મારો ભરમે મને કોઈ ટેમ નહીં લાગે પણ મારો ભગત ખીજ ખીજ ને મને ગાળી આપ દે રે કટે ગયો રે કે દિશાવર નાટો રે કટે પગરે પાટો બાંધો રે ઓ ખીજ ખીજ ને મને કહેવે વો હુણને વાસ્તે મેં કઈ કર શકું નાથ નાની બાઈ બોલી પિતાજી તે તો રાત દિન ઉના ગુણ ગાઓ થાને ઉના બોદા લકણ ઠાકોની મારે મુંડો હુણો અરે કુબજાને પટરાણી કરી લેણ ગોપિયા કેડી ફૂટી વાણ તો હેંગાને છોડીને કુબજારે ઘરે જાન બેઠો વાલણ જસોદા મૈયા જન્મ્યો જણે કેળો કાળો દટીડો મારવાડી મેં કાળેરી તીન ક્વોલિટીਆਂ હે એક તો હાવળો એક કાળો અને એક જીન મેં પછે પ્યોરલી કાળો વે વો કાળો દટીડ તો નાની બાઈ કે હો છોરો જન્મ્યો જે જન્મ્યો જેને કાળો દટીડો આ જસોદા મૈયા ગાયરો દૂધ પાપાન ગાયરો દૂધ પાપાન કાળે હું ગોરો કર્યો ને માયા માર ચાયા પાપા ને માર ચાયા પાપા ને મુંડાઈ કાળા કરે ને મનની કાળા કરે ટાબરિયા પછે કાળો મુંડો ખુદરો કરે નહીં કરે માઈતાર એન વાસ્તે ગાયરો દૂધ પાવો જીગો છોકી બુદ્ધિ આવે મારા લાવા કટું મહારાજ હોનો જોયો હું થાને લાજ આવે રૂપિયા જોયો હું થાને લાજ આવે દુકાન જોયો હું થાને લાજ આવે જોયો હું ગાયરો દૂધ નહીં લાગે પ્રભુ તો નાની બાઈ કે અરે પિતાજી ઉંડરા બોદા લકડ થાને ઠા નહીં જસોદા મૈયા લેણ કેડી ને દૂધ પાયો ગોરો કર્યો પણ જસોદા મૈયાને છોડન ગયો પરો સારા બ્રજવાસી લઈ યાદ કરતાઈ રહ્યા અરે ઇને મન માની ને એક લુગઈ કટ ઇને લુગઈ કીતી એક લુગઈ નો ધણી વેતો ને હરમિયા હરમ તો હઈ કોને લુગયા માતે લુગયા લુગયા માતે હોળે 1108 બાપડિયા કીકર ભેળી રહેતી વે જીવ જાણેવાળા इतनी लुगाया लिया आयो इने हरम कटे नानी बाई के मारे तो एक ही बात समझ आवे जो हरम आवती होई तो आवेला नहीं तो आवे जेड़ो है नहीं अरे बताऊं था ने लेन द्रौपदी में कैडी करी पहले केस खिंचाइया ने पचे बड़ायो चीर अरे आवत लाज गमाय के आखिर जात अही जात असर थोड़ी जावे लेन द्रौपदी रो पहले तो केस खेचिया કેસ ખેંચ પ્રાણ પટકી લડને નીચી પટકી જણ કેડી દોરી લાગી વેલા પછી હવે માર ગાળિયા બોલી દુર્યોધન અને દુશાસન ખેંચીને પટકી લડને પછી આપ ઉપર આયા લે લે લે મેં કપડા બડું થારે મેં કપડા બડું પછી કઈ નામ કાઢ્યો પણ હે તો દૂધ વાળો ટેમ માથે થોડી આ જાણે ટેમ માથે નહીં આવે દૂધ વાળો મોડોઈ જ આવે આવત લાજ ગમાય કે ક્યોંકિ આખિર જાત અહીર જાતિરો અસર થોડી જ આવે અરે નાની ભાઈ તું બડી ખીજોડી ચિંતા મત કર ભગવાન આવેલા એ બાઈ આસી આસી આસી હરિ ગણે પરોસે આ नरसिंह जी के भाई आसी आसी आसी हरि गणे भरोसे आसी और जो नहीं आवेला तो भूंडो किनो लागी भाई लोग હોય જ કઈ ભાઈ નરસિંહજી આયા હા સાવરિયા રે ભરોસે પણ સાવરિયા રે ભરોસે આયા પણ લાઈ રેકી બાત ही नहीं बड़ी भूंडो उनो लागी भूंडो उनो लागेला આપણો કઈ और भाई एक बात थने कह दूं तू भले उनी कितनी बुराइयां कर मने वही तो प्यारो लागे भली है जड़ो ये मैं उनो भजन नहीं छोड़ सकूं જો સાંવરિયો નહીં આસી તોય નરસી લો તો ગુણ ગાસી ભલે નહીં આવે તો હવે લોગ હે કહી તો કહી લોગારો કામ કહીએ નવી બાત નવ દિન ખેંચી તાણી તેરે દિન વાહ પછે કહીએ હે જેડા જેડા બેર કોઈ નવો મસાલો આવ્યો તો ઉને છોડન ઉને પકડી કામ કઈ ભાઈ ભગવાન કે એને બનાયા દુનિયામીન વાસ્તે નવી નવી બાતા પકડો ને પ્રચાર કરો ભગવાન રે નામ રોતો વાળું પ્રચાર વેકુની ઓ તો કરે કામ પ્રભુ મને ઊંડી ચિંતા નહીં આસી તો આજાવસી નહીતર ચૂકી બાત બાઈ જાવો ભવન કો મતી ગમાવો એ આઈ તો આજાઈ નહીં તો વાત ગઈ તો હું ઘરે જાન પૂજા બાઈએ રાત કાળી મત કર નાની બાઈ કે ઈતા ગાંગરા કર્યા પણ હમુદય જસર નહીં ઈતા ઈતા કયા પછી તો આદમીરો મરણ હો જાવે પણ અટે તો એ જેડા જેડા બેઠા કે આજે તાજે કી કોને તો રામ રામ કર મેં બેટા મજા કરા થોઈ કર પિતાજી आज मारे कारण सु आपने इतनी तकलीफ वे तो हे पिताजी जाई जद दीनी क्यों नहीं अमल की डली जी बाई ने आपरे मारी याद आई हे पिताजी आज मैं आपने दोरी लागू आप मने जन्म ही अमलरी डली दे देता और आजकल कई माँ बाप देवे भी है जन्मानी कुण बार जो है पेट में ही दे काटे आगे तो बारे आग बारे लान कुण दे नहीं इनमें जाई जद दीनी क्यों नहीं अमल की डली हे पिताजी मारो जन्म हो आप उन टाइम में मने अमल री डली क्यों नहीं दी उन टाइम में मैं मर जाती तो आज आप तो दुख तो नहीं होता अबे आप मारे मनरो मनोरथ की कर पूरो करो ना आज अगर मारे जन्म री माँ होती इतनी बात होती कौन आज मारे माँ नहीं है जने ये सब बातें सुननी पड़े मारी महिमा ने मारा जो बिना मारो है के उन्हें ठा पड़े अपने माँ बाप होरा घना मिल गया और अपन होरा घना राग दिया जने अपने माँ बाप री महिमा समझ में आवे कोई माँ बाप कौन के पैदा करन स्कूल में भर्ती करान पना देवे वे माँ बाप इतनी महिमा ठा है माँ बाप स्कूल में किने टेम पड़ी है के माँ बाप री महिमा सुना साल में एक दिन मदर्स डे ने फादर्स डे महाराज गुलाब रा फूल ले मम्मी हैप्पी मदर्स डे ने पापा है तारे माँ तो मदर्स डे ने फिर करे कहीं ने फूल रो एक फूल रो फूल नहीं महाराज माँ बाप रे की चरणा में कदे माँ तो धरियो મા બાપ ખોરા મિલ ગયા કે ભાઈ જેને મા બાપ રી મહિમા ઠાકોર ખાલી તોય થાય મા બાપ કોણ કે જો પેદા કરે ને સ્કૂલ મે પડાવે પડાન પના દેવે મા બાપે અરે મહારાજ હું માં ને યાદ કરો જી કી માથા ને 9 મહિના પેટ મે રાખ્યા હિયાળારી રાત મે ખુદ આલા મે હુતીન થાને હુકા મે હુવાણિયા બેમારી થાને વેતી ને કડવી દવાયાવા માં ખાવતી વે બાતા આપણને યાદ કોની રહે ભાઈ ક્યો કે આપે પડ લીક ઘણા ગયા કે આપે સમજદાર ઘણા વે ગયા કે જણે કઈ માં લોકલ ફોરેનર મારા માં બાપ ગઈ એ ખાલી કુંદા પાદરા એ સબ સીખ ગયા માં બાપ રી મહિમાને કોણ સમજા શકે એક છોટી સી બાત હું જો હાવળ ભગવાન ને પૂછ્યો ભગવાન નારાયણ ને હે ભગવાન आप रो जद मन में जद आप धरती माते जाओ प्रा और मैं सुनियो हाँ कि आप राम बनन गया कृष्ण बनन गया तो घना ही साल उठ ही रहा पाचे आया ही कोनी लक्ष्मी जी एक दिन भगवान ने कह दियो बाप जी ए क्यों आप धरती माते चक्रा काटो हावर हुन जो भाइयों बहनों आज जोड़न प्रार्थना है आप सबने लक्ष्मी जी भगवान ने कहे हे प्रभु आप क्यों रह रहे धरती माते जाओ आपने जो काम वे मने भोलाया करो मैं लक्ष्मी हूं મારે કોઈ કમી નહીં મેં ચાહું જો સુખ કર શકું ચાહું જો કર શકું આપ ચક્કર મત કાટે કરો કામ મને ભોળા દિયા કરો આપની જો ઈચ્છા હોય મને બતા દિયા કરો ભગવાન કે લક્ષ્મી અબ તું ઇત્તી કહેવે જણે હું મને તો દો ચીજ રી જરૂરત હે દો ચીજ રે વાસ્તે મેં ધરતી માતે જાઉં અગર તું વા દો ચીજ ધરતી માં તું અટે બેકુંઠ મેં લી આવે તો મેં કદી બેકુંઠ છોડન જાઉં લઈ નહીં લક્ષ્મીજી કે ઓ તો મારે હમુદો આરામ વેજાલા કદી આપ જાઓ લઈ નહીં बोलो महाराज मैं लक्ष्मी हूं सब चीज लाम दे सकूं कई है वे दो चीज मने बताओ मैं हमार लेना हूं भगवान बोलिया हे लक्ष्मी ए दो चीज अगर तू वैकुंठ में लिया वे तो मैं सच कहूं कदे वैकुंठ छोड़ नहीं जाऊंगा बोलो महाराज वे दो चीज कही है और भगवान बोलिया लक्ष्मी वह दो चीज है एक तो गैया और दूसरी मैया अगर गैया और मैया तू बैकुंठ में ले आवे तो मैं बैकुंठ ने छोड़न कदे नहीं जाऊंगा लक्ष्मी जी के प्रभु इन वैकुंठ में सब लावणो सोरो है पर मैया और गैया वैकुंठ में लावणी दोरी है मारो ममत्व पाउने वास्ते मारो वात्सल्य पाउने वास्ते आपने धरती माते जावणो पड़ेला और गाय रो दूध पीवने भी गाय री सेवा करने भी आपने धरती माते जावणो पड़ेला महाराज मैं नहीं की कर सकूं વિચાર કરો જેણ મૈયારી સેવારે વાસ્તે જેણ મૈયારો પ્રેમ પાઉને વાસ્તે જેણ મૈયારો વાત્સલ્ય પાઉને વાસ્તે ભગવાન વૈકુંઠ છોડન ધરતી માથે આવે ઓર વા મૈયા આપણે કને હે આપણે સાથે પણ આપણને ફુરસત કોની કે દિન ભર મે 24 ઘંટા મે એક બાર આપરો ઓ અહંકારુ ભર્યોડો માતો મારે પગ મે રખા કોરી ગોળિયા લે કોરી ગોળિયા ગોળિયા લે લેન પૂરો શરીર બિગાડ દિયો વો કિસાન કિતો તપતી રે માઈને ખેતી માટે કામ કરે કિતો કામ કરે પણ કિસાન કદી ઉને ઠાઈ કોની બીપી વે કઈ ઉને ઠાઈ કોની સુગર વે કઈ ને આપે માર બીપી રી ગોળિયા ટેકે મહારાજ નાસ્તો નહીં કરે હું બતો તો ગોળિયા ટેકે દબાબ દબ એ હાલે મહારાજ ઓ કિસાન ઉન કિસાન ને પૂછ્યો ભાઈ કિસાન તું કઈ અડી એડો કઈ તું ઘી ખાવે એડો કઈ બીતામાં ખાવે જો તું કદી બીમાર નહીં પડે વો કે મારે ઘર મેં એક બહુ બઢિયા દવાઈ હૈ है बोले माने भी तो बता बोले मारी दवाई देखनी है तो हिंजारा मारे घरे आन उबा रही जो थाने ठाप पड़ जाला मारी दवाई कही है और सुन जो उन किसान री दवाई आप लोग भी वा दवाई ले सको तो बहुत बढ़िया वेजाला भाई वो किसान रे घर में दवाई देकर ने भाई गयो खूणा में उब गयो चौक रे माई ने आंगणा रे माई ने माचो ढाळियोड़ो माचा रे माते उन किसान री बूढ़ी माँ बैठी किसान हिंजार आयो आपरो वो हल एक खूणा में रखियो माँ बोली बेटा तू आई गयो हाँ माँ मैं आई गयो ने आपरो बेटो आपरो मातो मारे खोड़ा में रख दियो और माँ प्रेम उन्हें माता माते हाथ फेरन ढूकी हाथ फेरन ढूकी थोड़ी देर बाद કિસાન બેઠો હુયો ઉણરો ચહેરો દેખો તડો લાગે જાણ કોઈ હમાર ખૂબ જોરદાર નીંદ લેન ઉઠ્યો વે મહારાજ જાણ કોઈ તાજો તાજો ગુલાબરો ફૂલ ખીલ્યો વે ખૂણા મેં ઊભા ભાઈને કહ્યો ભાઈ મારી તો આઈ જ દવાઈ હે એણ દવાઈ રે પ્રતાપુઈ મેં ચમકું હું એણ દવાઈ રે પ્રતાપુઈ મને કોઈ બીમારી નહીં વે એણ દવાઈ રે પ્રતાપુઈ મેં સુખી હું એણ દવાઈ રે પ્રતાપુઈ મને ડોક્ટર ને હજારો રૂપિયાની ફીસ ની દેણી પડે એણ દવાઈ રે પ્રતાપુઈ મને ના કોઈ હાઈ ટેન્શન વેન કોઈ હાઈપર ટેન્શન મહારાજ કદી કોશિશ કરજો જીણ જીણ રે ઘર મે માં હે આ દવાઈ લેવું નહીં મહારાજ દુકાનો જાઓ તે છોરાને પૂછે ચિંપુ તેરી મમ્મી કાં હે મહાराज कदे पूछो चिंपू तेरी दादी कहाँ है पर जान महाराज उड़ मारे आप लोग सब करो ही हो मारे तो क्यों नो आदत है भाई मैं तो आप लोग तो सब करो ही हो पर महाराज आप बड़ी श्रेष्ठ दवाई आप लेन देखो आप रो जो हजारों रुपया रो खर्चो जो डॉक्टर है धर्मादा में जावे के तो हैंग बच जाला रोज ओ नियम ले लो कि एक बार तो चौबीस घंटा में माँ बाप रे चरणा में माँ तो रखना ही रखन तो देखो महाराज मैं झूठ नहीं कहूं जितो सुख आपने बालाजी रे चरणा में मा तो धरन नहीं मिले जितो सुख आपने आप रे गुरु रे चरणा में माँ तो धरन नहीं मिले जितो सुख आपने भगवान रे चरणा में माँ तो धरन नहीं मिले उन बतो सुख आपने आप रो माँ तो माँ बाप रे चरणा में रखिया सु मिलेला क्योंकि वो जीवन देनी माँ बाप प्रिय महाराज उन माँ बाप रे ऋण सुखी कर ला સારી ઉંમર મા બાપરે ઉચાન ફીરો કે તો બી વાણે રીણસું નહીં છૂટ શકો આજ વાણે કિતો પાપ લાગ્યો મા બાપને જે થાણો જન્મ હોયો થાને ઠાહે એક બચ્ચારો જન્મ હોવે કિતી જીવ હત્યા લાગે વો જીવ હત્યારો પાપ કોણ ઝેલ્યો વે મા બાપ ઝેલ્યો મારા થાને ધરતી માતે લાવને વે કહે નહીં મેર મે માર કાઢો કોણ પાપ માતે લે સોચો કઈ વે તો કોણ બંબઈ દેખતો ને કોણ અમેરિકા દેખતો ને કોણ દિલ્હી દેખતો ને કોણ મદ્રાસ દેખતો ભાઈ અગર મેર મે માર કાઢ્યો હોતો તો તાપ લાગે તો લાગે પણ માણો ટાબર તો આવે ઉનો ભવિષ્ય બને વો જિંદગી જીવે વો ખુદને શ્રેષ્ઠ બનાવે પણ હવે મા બાપ રી ઈચ્છામાં હવે મા બાપ રી ઉમંગ કીને નહીં હુજે નાથ કઈ આ શિક્ષા આપણને એડો બના દો કયો ધન આપણને એડો કરી દો કે આપણા મા બાપને પરિણામ નહીં કરી શકે પરિણામ કરનો નહીં આવે એ ખાલી ફાધર્સ ડે મધર્સ ડે મહારાજ એ કઈટા કટુ હીગ ગયા થયેલું એ કઈટા કટુ થાણે લાગ્યો કીડો મહારાજ કેસ માબાપને યાદ કરને વાસ્તે સાલમે એકી દિન હે પિતાને યાદ કરને સાલમે એકી દિન હે પ્રાતકાલ ઉટકે રઘુનાતા માત પિતા ગુરુ નાવઈ માતા આપાની વા સંસ્કૃતિ હે મહારાજ ફાદર્સડે મધર્સડે દિવાળી સંસ્કૃતિ આપાની નહી હે સુબે ઉટતે માબાપને યાદ કરનો સુબે ઉટતે માબાપને પ્રણામ કરનો આપા વે લોગા મહારાજ ફાદર્સડે મધર્સડે મનાવણી આપા નહીયા प्रभु मारी याद आई आज नानी बाई ने मारी महाराज आपरे मनरी पीड़ा जगह जगह जान के वो एक बार सच्चे दिल सु मान है भगवान मान और आपरे मनरी पीड़ा मान है कहन देव जो अगले दिन आपरी पीड़ा रो समाधान नहीं हो जाओ तो आप मने कह दीजो महाराज मैं बैठो हूं बात वास्ते। अगले दिन समाधान हो जाए मान है भगवान मानन तो देखो मारे चरणा में बड़ो तीर्थ है महाराज बड़ो तीर्थ है कथा में आऊ आप लोग बीच में कार्यक्रम आगे कार्यक्रम खूब मिले बड़ो जी सोरो वेग भगवान रा खूब गुणगान गाऊं ममता नहीं है आसक्ति की वही नहीं है पर मन में एक ही शोभ बिना अलावा कोई शोभ नहीं मारा दर्शन रोज नहीं वे महाराज मारा दर्शन रोज नहीं बाकी सब सुख है महाराज आप लोग बढ़िया बढ़िया कमरा में रखो बढ़िया बढ़िया रोटी खिलाओ बढ़िया बढ़िया कपड़ा पहराओ પણ રોજ મારો દર્શન કટે કરું મેં રોજ મારા દર્શન ભાઈ આજ નાની ભાઈને આપણે મારી યાદ આવી કે આજ મારે જો જન્મ રે માં હોત